કારણ કરતા કઈ હું વધારે પડતો કશું નથી આ હાથ તમારે કશું આવતું દખલ જ નહીં અને આવું પાણી ચડી વગર ઉતારી નાખું પાણી ઉતરે ત્યાં પછી આ છે મારું માત્ર જ્ઞાન લેવા આવ્યો હોય એને પૂછવું કે તારે શું જોઈએ છે જ્ઞાન લેવું તો તારા ઘરમાં જે પાણી છે તે ઢોળિયા ચાલો તો બીજું પાણી ભરવું તો તારું પાણી રવા જેવું છે તે પોણો પોણો ઘોટો ભરેલો છે તાર પાછે રસ્તે મારે રહેવાનું મેં મારું પાણી બગાડ્યું આજે <laughs> નાખ્યા શીખી નાખ્યા નવો એટલે અમને ઘડો નાખી દે ઘડો હું નાખી દઉં નાખી અને અમને કઈ ઓલું બે કયું પૂછતા કે તો અંદર પાસે બગીચા મૂકી રાખજો ગળો ખાલી વાર મૂકી રાખજો કોઈ ધડો કામ પાણી થાય ગયા બોલા અરે તો નિકાલ થાય નિકાલ થતો આત્માનો જાળવો ઓળખી એટલે દેહ યોગી તમને સમજ પડી ને પરમાત્મા નું આવે પછી વચન યોગી જપ યજ્ઞ કરે મરા મરા મરા મરા આમ બોલું છું મરા હતા એ તો આમ બોલતા બોલતા મરા થઈ જાય કે રમવા હાથું મરા હાથું એવું બોલું હા શું બોલવું જોઈએ મારો શબ્દ બોલ કીટી કીટી બોલ દીધા કોઈ એકાગ્રતા થશે એ કોઈ પણ શબ્દ કોઈ પણ શબ્દ તું બોલબોલ ચપ્પલ કરી તો પણ મારો શબ્દ આપેલો હોય એમ ખીટી ખીટી બોલતા એનું વાર જ મજા આવે જ્ઞાન કોર્સમાં આપેલું પછી મારો એવો અહીં ચક્કર અહીં ચક્કર અહીં ચક્કર અહીં ચક્કર બધા ચક્કર ઉધારે તેના શાંતિ એકાગ્રતા રહે બીજા ના પણ આત્મયોગ સિવાય કામ આ યોગ્ય મારે તો અહીંયા આગળ આવે છે ને દર્શન કરતી શું થાય જાણો તમે ખુદા પૂછ કરીને રે આખો શું થઈ ગયું કશું થયું નથી આ અહંકાર નીકળે ભરેલો અહંકાર પાછો હતો સાહજિક અહંકાર હતો તેને હું યોગ કરું છું મામલો અહંકાર કરી કર્યો એટલે અહંકાર વધ્યો ત્યાં નીકળી જાય શું નીકળી જાય એ પોતે એમ છે અહંકાર કરવો મને કહે કાઢી આપશે બધો અહંકાર બધો ખાલી કરી આપશે પડ્યા હતા તને ખબર પડે છે આપડે દાદા કુપાર એવું કેવું તારે શું નથી ગમતું બધું ગમે છે દાદા મમ્મી ગાળો લેતો મમ્મી ગરમ થાય તો ગરમ થાય કડવા મીઠા પીવા ગરીબો પાસે મીઠું પીવા ગરીબ પીવું what is leave if you દુશ્મન When your mom is mad with you, do you, do you, do you think grateful that she is your enemy? Huh? It depends. It depends, Dada. It depends situation શું છે સિચ્યુએશન નહીં એક કલાક બે કલાક વડે તો આવી બની મમ્મી નું હોવ આવી બને દાદા આપણે બધા વાણિયાની છોકરીઓ ને એટલે બધું એવો જવાબ પણ વાણિયા જેવો જ આપણે પાસે વાણિયાની છોકરીઓ એટલે જવાબ વાણિયા જેવો જ આપે જવાબ નહીં ગોળ ગોળ શું છે આ લોકો પહેરા ને પછી વજન આ તો આ વજન આવું વજન કમાતું નહી વજન કઈ આવો જય સચિદાન આવો જય તમારી કૃપાથી સમજી દાદા સમજી કાલે આવો જ્ઞાન છે આવી દાદા કે કાલે આજે મજામાં છે વિજ્ઞાન જોઈએ છે એમને હિન્દુસ્તાનમાં દાખલો બદલો કહું એક છોકરો અમેરિકા થી ત્યાં હિન્દુસ્તાનમાં આવ્યો ત્યારે ફાધર ને કે છે કે હું લગ્ન કરવા આવ્યો છું ત્યારે ફાધર કે છે હું તને બધી છોકરીઓ દેખાડું છું પાસ કર કે છે તે અઢાર છોકરીઓ જોઈએ એક મહિનામાં મહિના માટે આવ્યો અઢાર અઢાર ને ના પાસ કરી એટલે એનો બાપ સમજી ગયો એનું મગજનું ઠેકાણું નથી માટે આપણે વચ્ચે ખોટા દેખાઈ શકે એટલે પછી એને બાપે આઠ દાડા જવાના રહે બાકી એટલે બાપે આશા છોડી દીધી સમજ ને આઠ જ દાડા બાકી રહ્યા તો એકવી દાડા સુધી કર્યું પછી પાછો કે છોકરો શું કે છે બાપે મને દેખાડો ને કેમ દેખાડતા બંધ થઈ ગયા તક ભાઈ તે આટલા સુધી નાપાસ કરી આવો ડકમ પણ ના દેખાડો મને એટલે પછી છોકરીના બાપે કહ્યું એક જણે ફાધરે કે બે તારે હું હવે કોઈને ઘેર નહીં દેખાડવાનું કે તમારો છોકરો ઠેકાડો પર બોલે છે મારે સ્ટેશન પર દેખાડીશ કે શું કહે એટલે સ્ટેશન પર લઈને આવ્યા તાર છોકરે જોઈ કે બસ હવે મને પાસ છે અહીં જ કરી નાખો કે છે પછી બાપે કહ્યું આ સ્ટેશનમાં આવી ગયું સાહેબ કે છે મહેનત કરવું પડે મરોજ ના કરવું પડે જગા જોવી પડે મરોજ કરવું પડે એટલે આપડા મરોજ નહીં કરવું પડે દાખલો બંધેલો છે તમને કહ્યું તમને કેમ લાગે છે અનંત અવતાર ની ખોટ વારવાની કેટલા અવતાર ની ખોટ વારવાની એટલે આ મૌરજ છે તેને કેમ લાગે ન્યાય ગર્વ છે તમારે મુહૂર્ત જોવાની છે જરૂર તમે તો ગમે તે કરી શકો કોણ કે પૂર્ણિમા બેન કે છે એવું છે ને મુહૂર્ત તમારા હિસ્સા માટે મારું હિસ્સો થઈ ગયું તમારું હિસ્સો જોવું પડે કારણ તમે ગ્રહો હજુ તમારા પર ગ્રહોની નજરો છે શું છે કે તો હું જ્ઞાન આપું પછી ગ્રહો તમને યારી આપે ને તો યાર ગ્રહો યારી ના આપે પછી તમને થોડી થોડી યારી મુક્તિ આપે એમના કાબુમાં છોડી દે તમને કારણ કે ગ્રહો એ મને નવે ગ્રહથી છોડી દીધું નવે ગ્રહ કોઈ ગ્રહ મારી પાસે કરે અને ગ્રહ તમને તો ગ્રહ અસર કરે છે એની ખાતરી છું એ તમને બતાવો કે તમારામાં ગ્રહો હોય તો એ ગ્રહો અસર કરે તમારામાં આગ્રહ દુરાગ્રહ અઠાગ્રહ છે તે તો આ નથી આગ્રહ નથી તેને અસર ના કરે આ પુરાવા ફરી છે ને તમે એમ કહો હું કહું કે તારો દિવસ છે તમે કહો છે એટલે કહું ભાઈ તમને વિનંતી કરું તમે જોયા હોત ખરા બાર તો તમે રાત કહો એટલે પછી હું કહું તમારી દ્રષ્ટિ બધા સારી છે બાકી મારી દ્રષ્ટિ બધા આવું દેખાય છે એમ કે હું છૂટો થઈ જાઉં હું બહાર આગળ ચાલુ હું ક્યાં બેઠું તમારી હું આવો ટાઈમ બગાડું મારે પાર ના આવે તો લોકો રાત રાત પર બેસી રાખે જેવો પુરાવો કરવા હું જઉં નહીં હું જાણે તો દેખાતું નહીં અને છે ચશ્મા વાળો આ જગત ને અહીંથી પાંચસો ફૂટ છે હજાર ફૂટ છે એક ધોળો ઘોડો ઉભો રાખ્યો હોય ધોળો ઘોડો અને લોકો પછી વારે પાછી બોલાવી પૂછીએ ચલો શું દેખાય છે બળદ હોય એવું લાગે ધની પર ચડાય તો આપણી ભૂલ કે પેલા નહીં એની પર આપણે ભૂલ કે પેલા નહીં જેવું દેખાય છે એવું બિચારા ચશ્મા થયા પછી ચશ્મા છે એટલું રહી શકે છે માટે નથી બોલતો અને કોઈ તો એમ કે ગધેડા જેવું લાગે તો આપણે ના કહેવાય સચ્ચર જેવું લાગે તો આપણે ના કહેવાય કોઈ તો એમ કે પથ્થર નો ટુકડો જ છે કે છે ધોળા પથ્થર આપણે કેમ ના કહેવાય એને જેવું દેખાય એવું કે અને કોઈ અમે કહેનાર મળીએ ઘોડો છે ત્યારે આપણે સમજી જવું હા આપડે મારા જે દ્રષ્ટિ છે મારી જે ત્યાં આવતી કે દ્રષ્ટિ કહો છે આપણે સમજી જઈએ તમને કેમ લાગે એટલે આવી રીતે નહીં તો વડવડા થયા બધી મારા ઘોડા મારે ઘોડે કેમ કરવો નીચે ઉતરીને આપણે વાક્ય કોઈ મારે કોઈ જઈ થતો મને બધે નહીં પડતો મને ક્યાંક તમે સ્ત્રી જેવા દેખાવ છો તું કહું ભાઈ તે સ્ત્રી જ માણું તમારી પાસે લખ્યું છે આ સ્ત્રી છે બરોબર શું કરું બરોબર ને કઈ કારણ ને ભાઈ એમને કે બચારો એમ જેવું દેખાય એવું કે દેખાય એવું કે ખરું ડાક્ટર ના કે દાદા ચોર છે પાસે બોડી પાસે રાખેલું હોય તો ચોર કેતા પણ જય ગજુ કાપના ની એક્સપર્ટ કેટલા કરતા હતા સાહેબ તરત આવડે <laughs> એ તો તો એક્સપર્ટ ને જોડે આપી દે છ મહિના કરે છ મહિના છ મહિના એક્સપર્ટ આપી દેવાનું અને પછી શું કહેવાનું એક્સપર્ટ એક શું કઈ જાતે સિગરેટ પીવે છે તો આપણે કેવું એ સિગરેટ આપણે ઘરના પૈસા લઈ જઈએ અને ગદો રાખી દે દિવસ રાખવું એ ગદા માર કરે છે પેલો સિગરેટ કાઢી દે છે અને એની વાત જોયા કરશે કે એક્સપર્ટ એક્સપર્ટ છ મહિના ક્યાં વાત કરો છો બે કલાક ની વાત છે બે કલાક હા બે માં આવી રજા ઉત્પન્ન થઈ છે દાખલ લોસ એન્જલ્સ મારી પાસે તમે આવો આવજો મને કઈ દે પણ બધાને કઈ કહેતા ભરે મેં શું થાય છે ના કેરા દરેકે પોતાની આબરૂ વાળી છે ને મને કઈ દે બધું હું ડાક્ટર મનના ડાક્ટર હોય ને એની કોઈ જગ્યાએ મનના ડાક્ટર જે જેને ભગવાન વશ થઈ જાય એ મનના ડાક્ટર છે જેને ભગવાન વશ થઈ ગયેલા હોય કેવું હોય અમને ભગવાન વશ થઈ ગયેલું ચૌદ દસ નો ના થતો વશ વાતચીત કરો આજે નથી તમે વાતચીત કરો બધી સત્સંગી ખુલાસા કરો બસ આમ ભૂંચાયેલા કેવા છે જગત પોતે જ ગુચવાડો અને ગુહિયતમ ગુચવાડો કેવું ગુહિય હોય તો વાત જુદી પણ ગુહિયતમ ગુચવાડો પેલું કોઈ બનાવનાર હોવો જોઈએ બુદ્ધિમાં એ કરતા આવે કોઈ બનાવનાર છે આ ભરાયો આ ઘર નથી બનાવ્યો બનતું ત્યાંથી જ રકમ પૂર થઈ બનાવનારની જરૂર ક્યાં સુધી છે જે અવિચારી છે ઇન્કાર નથી એના માટે બનાવનારની જરૂર બનાવનારની જરૂર છે શું કહ્યું સિંગર છે કેમ મનાય આ રકમ ભૂલ વાળી તે રકમ હિસાબ જ ના મળે ગુણાકાર ગમે એટલા કરો ને હિસાબ જ ના રકમ દેવ હાથી દે ના بگوانے دا چھ ستیہ تمجاو ستیہ તો સિક્સ ઇટરનલ ઓકે છ ઇટરનલ ને લઈને આ બધું દેખાય છે આ બધા એને અવસ્થાઓ દેખાય છે છ ઇટરનલ સમજણ થયા કરે છે સમસરણ એટલે પરિવર્તન નિરંતર પરિવર્તનશીલ જ છે એનાથી આ જગત અવસ્થાઓ દેખાય છે અને અવસ્થામાં જગત અવસ્થાઓ વિરાશી છે અને વસ્તુ છે તે તત્વ છે તેરી નાખી છે સમજાવો કયા કયા છે શું શું કાર્ય તેમનું એક આઠ આ ઇન્દ્રિય જે દેખાય છે એ રૂપી તત્વ છે રૂપી અને અનાત્મ તત્વ છે કેવું છે જળ જળ રૂપી અને જળ રૂપી અને જળ ત્યાં કોને સંભળાય છે વાંકે દેખાય છે જીભે દેખાય છે આ નાકે સુંગાય છે બધું રૂપી અને જળ એ તત્વ થી આ બધું દેખાય છે એટલું જ તત્વ દેખાય છે તે મૂળ અવસ્થા નહીં હા એની અવસ્થા દેખાય છે મૂળ વસ્તુ દેખાતી દેખાય છે એ જ્ઞાનીઓ એકલા ન દેખાય તે કેવું જ્ઞાનમાં હજુ મારે થોડી વાર પછી થોડા વખત ચાલો હા સાયન્ટિસ્ટો એ વસ્તુને જાણવા ભર્યા એ લોકો તે અણુ સુધી પહોંચ્યા એ લોકો શું કહ્યું અણુ હવે અણુ છે તે વિભાજ્ય નથી વિભાજ્ય છે શું છે વિભાજ્ય માટે એથી આગળ બહુ ઝીણા સૂક્ષ્મ જવાનું છે ત્યારે પરમાણુ થાય તે અવિભાજ્ય હોય જે પરમાણુ છે તે અવિભાજ્ય છે એનું પછી ભાગાકાર ના થાય એ જાણે પરમાણુ જે જાણે જુએ તે પૂર્ણ થઈ ગયો શું થાય રંગ બદલાયા બદલાયા કરે એ એમાં આત્માનો કોઈ ગુણ નથી રંગનો બંગનો આ ઘોરો છે કોમળો છે બધો જેવા પરમાણુ હોય ને તે પ્રમાણે બધા બદલાય કરે નિરંતર રંગ બદલાય પછી નિરંતર પડતા બદલાયા કરે ઘડીમાં કકરો થઈ જાય ઘડીમાં હુવાળું થઈ જાય હાઈ રોડ થઈ જાય લો રોડ થઈ જાય તો આ બધું બદલાય પેલી વસ્તુ આત્મામાં લોડ થયા નહીં કોઈ આપણે આત્મા સાથે લોડ કરીએ અને પછી કોઈ કે મારો આત્મા કાઢી લોડ કરતો બે હરખો જાય હવે લોડ નથી જવું જવું છે તમારે આવું જવું જવું હા હા આ પરમાણુ વાત તમને સમજાય થોડી ઘણી સમજાય એનામાં આ રંગ હોય પછી દેહ ફેરફાર થયા કરે સ્પર્શ ગુણ હોય પછી ઠંડુ હોય ગરમ હોય એવા ગુણ હોય ઠંડુ ગરમ એ બધા પરમાણુ ગુણો અને મહાધાર પણ શું કરે મારું શરીર ગરમ થઈ ગયું છે હું ગરમ છું મારું શરીર આમ છે હું રૂપાળો છું હું ગોરો છું શું કે કોઈ બાવળી છૂટે નહીં બાવીએ છૂટે નહીં સાધવી છૂટે નહીં સાધવી ના છૂટે જો સુધી મૂળ વસ્તુ જ જાણી નથી ત્યાં સુધી શું થાય છે શું કરે ગભરતા યોગ કરે પણ આત્મયોગ ન થાય ત્યાં સુધી બધા યોગ સંસારમાં ભટકાવનારા છે સર આત્મયોગ એકલો ભગવાને આત્મયોગ કરાર તો લોકદેહ યોગ વચન યોગ વચન યોગ ને છે આપણે લોકો એ કે શું કે જાપ જાપ કરે છે જાપ રામ રામ રામ રામ રામ જાપ કર્યા જ કરે બે યોગ એ ધર્મ શરીર પડે ને આ શ્વાસ નીચે ઉતારે વધારે તારે એમાં અહંકાર છે પલાટી વાળવા અહંકાર છે મને નહીં ખાતી લે હું લે તાર કરું છું શીખી ગયું આવડી ગયું અમદાવાદ દેવો પાછળ હતો તેનો હવા હાથ મણ થયો પાછળ અહંકાર હતો તેનો હવા હાથ મણ થયો ભાવ જુદો રાખે તો નહીં ચાલે ભાવ જુદો રાખે તો ના ચાલે ભાવ જુદો રાખી શકે એ તો આ જ્ઞાન થયા પછી ભાવ જુદો ભાવ જુદો રહે છે કે પોતે શું કર્યું છે તેનું જ ભાન નથી થોડા યોગ યોગ વાળા આવે છે ને અહીંયા આગળ દર્શન કરે છે દર્શન થાય શું થઈ ગયું મેં અહંકાર એક કાર્યો તો નહીં કરવા આ ગાડી કરવા મને શું કે મને મને આ કાઢી નાખો ધીમે ધીમે આવે હલકો થાય નહીં હલકો ચીજ થાય નહીં હલકો થવું પડશે જાય તારે ક્યાં સુધી પોલું ત્યારે એટલે ત્રીજો યોગ કયો ચક્રો નો અહીં આગળ ચક્ર અહીં આગળ છે આ અહીં પાછળ છે ચક્રો નું ધ્યાન કરે તે ભગવાન કે છે ભાઈ એમાં આત્માને શું કર્યું છે આત્માને શું ઉપકાર આ બધું તમે શું ઉપકાર કર્યો આત્મા ઉપર તો ઉપકાર આત્મા યોગ નહીં તો તારા ઐશ્વર્ય વધે થોડું ઘણું એટલે જાત જાતનું કઈ ચમત્કાર કરતા આ બધા ચક્રો છે ખરા દાદા આ બધા ચક્રો છે ખરા આ ચક્રો બધા છે ખરા ચક્રો આખું સૂક્ષ્મ બોડી ઇલેક્ટ્રિકલ બોડી છે આખું સૂક્ષ્મ બોડી છે ને બધું ઇલેક્ટ્રિકલ બોડી છે પાછળ જે આ સુષુમણા ને બધી બધી ઇલેક્ટ્રિસિટી છે બધી એની બધી ચક્રો છે એ ચક્રો રૂંધાઈ જાય ને તો માણસ ને દેખાય નહીં ત્યાં ચક્રો પર બેહે તો એની વાત તો ને પણ એનાથી શું રહે છે તો અટકી જાય છે આત્મા માટે પ્રાપ્ત કરવા માટે જવું જોઈએ શું કહ્યું ચક્રો બધા જ અને ઇલેક્ટ્રિસિટી છે ત્યાં આગળ છોકરું કઈ ગયું કોઈ છોકરું છે અહીંયા બાબા થઈ જા આ બાબા ને અહીંયા કઈ એક ચક્ર એવું છે કે એ સારું કામ કરીને આવે ને બાબા ચક્ર કાનની જગ્યાએ સ્થુલ અહંકાર છે શું છે સ્થુલ અહંકાર છે એટલે આ સાધુ ક્યાંથી સાબા સવાય ત્યાં ખભા પર માર નાખે માય માર જગા તો જોવા સાબા સાબા આપણા આપણે વાત કરનાર બીજી સાઈડમાં જતા રહીએ છીએ અને દિવસ આતંક જાય છે શું કરીશું આપણે વાત કરી કહો પેલી છ ઉત્કળ તત્વ એક રૂપી તત્વ વાત ચાલશે છ તત્વ માંથી આ ચક્રો છે ચક્રો છે અહીં વિધિ કરે છે મને છે એ મનને ભગવાન જોડે જોઈન કરાવડાવે અને અહીં આ દશમ સ્થાન છે ને એ બુદ્ધિનું સ્થાન છે શું છે બુદ્ધિનું સ્થાન અને આ જૈનના સાધુ અમને કહે અમારું બધું કરેલું બધું ખોટું છે ના ખોટું નહીં એનું ફરાવ છે ડાંગર રોપી છે ડાંગરનું ફરાવ છે ઘઉં રોપ્યા છે ઘઉંનું ફરાવ છે એમાં તારું ખોટું કેમ કહેવાય પણ જ્યાં રોપવાનું નથી ત્યાં હાથમાં છે શું કહ્યું જ્યાં કઈ કરવાનું નથી ત્યાં હાથમાં ક્યાં છે કઈ કરવાનું નથી હા કરતા પદ એ જ છે તે સંસાર ઉભો થયો કઈ પણ હું કરું છું એ સંસાર અને સંસારનું બીજ અને હું કરતો નથી તેઓ કરતા નથી મને તમે આ ભટ્ટ ને ગાર બોલો મુકુલ ભટ્ટને તો ભટ્ટ એમની દ્રષ્ટિથી જુએ કે આ મનુભાઈ ભટ્ટને ગાર ભણી રહ્યા છે તમને શુદ્ધ જ જુએ શું જુએ શુદ્ધ જુએ એનું એ આપણું જ્ઞાન કોઈ કોઈ અશુદ્ધ દેખાય નહીં શું કરું છું પોતે કરતા પણ છૂટી હમારે કરતા પણ કેવો અત્યારે અડધો અડધી અડધી ખોટ ગઈ કોઈ કરતા પણ નહીં થાય આ જગતમાં કોઈ પણ માણસ દોષિત છે આ મારી દ્રષ્ટિથી હું જોઈને કહું છું કે દોષિત જે દેખાય છે તમારો દોષ કારણ બધા પોતપોતાના કર્મના ઉદયથી જ બોલે બોલી રહ્યા ફરે પોતાને નહીં કર્મના ઉદય એને રચાવે કોણ રચાવે એમાં બિચારા એનો શું તમે આમ સમજાય વાત સમજાય છે કે છે ઉદય થી શું ગુનો છે આ કોડ પાડું તો તમને કહીશું મને આમ જુદો દેખાડો રસ્તો દેખાડો ફક્ત મારે જ્ઞાન આપેલા માણસો છૂટા થયેલા છે એ પ્રકૃતિથી મુક્ત થયેલા છે શું થયેલા છે પ્રકૃતિ અને પુરુષ જે કરો પુરુષાર્થ એ પણ ભ્રાંત પુરુષાર્થ કેવો છે ભ્રાંત પુરુષાર્થ પણ પુરુષાર્થ એ આપણને જોડે આ કશું કરતો નથી આપણને જે દેખાય છે તે એનો એનો ઉદય કર્મ નતા એ દેખાય છે આપણને તમને જે અનુભવ છે એનો પુરસાદ એને ભાન નથી તમને ખબર નથી એ અમને ખબર પડે કે ના આ પુરસાદ આવો કરી નાખ્યો જેમ રાત્રે આપણે તો મહેમાન આવે અને આવો પછાડું કઈ બોલાવીએ અને મનમાં એમ થાય કે અત્યારે કઈ હું એ પૂરતા પેલું બધું હા કર્મ નહીં કરવું સમજ ઉપર ને પોપાબેન માં રાત નથી એનો એક વાર ફૂટ ના ચાલે ના બરોબર રહેશે બરોબર ઇજ્જત કટા છે દોષિત કોઈ દેખાય ના દેખાય એટલે શું હશે છે તમે શું તપ કરો છો નથી કરતા કરું છું કરું છું ક્યારે ક્યાં કરતા પેલા રોજ કરતા હતા પેલા રોજ કરતા હતા પેલા રોજ કરતા હતા શું કરતા હતા તપ તપેલો માણસ તપે તપેલો માણસ તપે સાદો આવે તેને તપવાનું કઈ ભગવાન શું કહ્યું તપેલા તપો તો આપણે હરી ઉઠશે આ સાધુઓ કે તમે તપ કરી તપ ક્યાં કરશો તપ ભગવાને કેટલા કયા છે જાણે છે ને આ સાધુ બાબા સમજતા નથી ભગવાને કહ્યું છે કે તમને ઘેર બેઠા પ્રાપ્ત થાય સંયોગો તપના એ ત્યાં આગળ તપ કરો કે શું કહ્યું ઘર બેઠા જેટલા સંયોગો પ્રાપ્ત હા બહેરી કે તમારા અક્કલ નથી સિગરેટ તપ કરવાનો <laughs> અને છોકરો લેટ આવે ને લેટ આવે તો આપડે કઈ તપ કરવાનું સિગરેટ તપ કરવાનું અને ધીમે કે ભાઈ વેરો આવું મને બહુ ગમે કહીએ શું કરે અંદર તપ કરતા હું બોલવાનું આવું ઠંડુ તો આવું ભગવાન કહ્યું છે એટલે માં તપેલા માણસ તપવા રહેવા કહેતા જ ભગવાન છે ભગવાન તો ફ્રીજમાં મૂકી રહ્યા તપ કરવાનું કહ્યું છે મૂકેલું હોય થઈ ગઈ છે જો તમે ભગવાન કેટલું કહ્યું છે જે પ્રાપ્ત સંયોગો તમને મળી આવે એટલા જ તપ કરી કલયુગ છે યુગ ખરાબ છે એટલે આ તપનો તપનો જમાનો છે કેવો છે તપનો જમાનો સતયુગમાં ફ્રી હતું જે તપ કરવાનું થયા હતા ત્યારે સતયુગ કેવો આપડે કઈ કે ભાઈ હા સફળ નામ ના દેવું હા ગુસ્સે બહુ આકરા કેમ સારું લાગે એક પૂતગલ નું થયું બીજું શું આગળ પેલી છ છ તત્વો ની વાત હતી ને એક પૂતગલ તત્વ ની વાત થઈ બીજા તત્વો વાત કરો છ તત્વો હા હા એક સેકન્ડ પણ ના ઉભું રહેવાય એનો તક હોય છે અમારો ત્યાં શું હોય છે હા અને કોઈ કે દાદા ભગવાન ના બધા શિષ્યો બધા આમ તેમ તેમ સમજો આમ છે અમને પહેલા તક કરવું પડતું હતું શું તક કરવું પડતું હતું કે મન લાલ લાલ થઈ જતું તે જોયા જ કરતા હતા પેલા ઉપર વાળ નતા કરતા એને અધિસ્તપ કર્યું શું કર્યું દાદા અધિસ્તપ કર્યું આંખે દેખાયેલા તપ એનું ફળ ભૌતિક સુખો આવે અને અધિસ્તપ નું ફળ બહુ એટલે ભગવાન કયું તપ કરતા હતા અધિસ્તપ મારી જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ ચાર પાયા એ ભગવાનના તેમાં દર્શન જે હું સુધાર્થમાં તે પ્રતિથી બેસી એમાં દર્શન કહેવાય જ્ઞાન પ્રતિ જે છે તે અનુભવમાં આવ્યું હું શુદ્ધાત્મા છું જ્ઞાન અનુભવમાં આવ્યું અત્યારે તમે ચેતર ચેતર હા એ પોતે છૂટે અનુભવમાં આવ્યા તમારે તો હવે એ જ્ઞાન કહેવાય અને આને સારી રીતે કહેવાય બહારનો ડખો ના હોય ત્યારે સારી રીતે નોકરીઓ બોકરીઓ આમ તેમ કપડાં પહેરવાના હોય બીજું ધંધો ના હોય સારી પહેરી જ્ઞાતા રસ્તા બસ તે જ્ઞાતા રસ્તા કોના પણ મનોભાઈ શું કરી રહ્યા છે એના તમે જ્ઞાતા પોતાની પ્રકૃતિમાં જ્ઞાતા દસતા રહેવું એમ નામ ના થાય તે મારી રેત કરતા હતા મારી રેત આખો દિવસ એક પૂતગલ ને જોતા હતા પૂતગલ ને એક જ પૂતગલ ને આ જે રૂપી પર રૂપી છે એનો ગુણ મુખ્ય કયો છે કે પૂરણ ગલન નો સ્વભાવ કેવો છે પૂરણ ગલન એટલે ગલન થયેલું પૂરણ થયેલું હોય તો ગલન થયા કરે ગલન થઈ ગલન થઈ ગયું પૂરણ થયા કરે પૂરણ ગલન પૂરણ ગલન થયા જ કરે અહીંયા આગળ નાખ્યું ખાવાનું સંડાસમાં પાણી પીધું બાથરૂમમાં એટલે લાસ્ટ લીધો ઊંચો હાથ આ પૂરણ ગલન પૂરણ ગલન થયા જ કરે નહીં થતું થાય આ બધું એનો ગુણ મારી તપ કરતા નથી કે એ તો વળી વધારે ગયા પાછા એ જ્યાં જાય ને આહાર લેવા જાય ને એટલે સ્ત્રીઓ બધી લાજર ઉભી રહી કે આજે આ ભગવાન આહાર લેવા મહાત્મા એ બારણું વાહી જોયા કરે કારણ કે ઉઘાડી દેખાય તો પાછા જતા રહી તે પછી ભગવાન આવે એટલે બારણું ઉગાડે તો ઉપર ચડે તો પોતાના રોટલા પર અને પછી ભગવાન આહાર લઈ જાય એનો ભગવાનના મનમાં શું અસંતોષ થયો કે આ બધા લોકો મારા માટે રાહ જોઈ બેસી રહ્યા છે આહાર ખવડાવવા માટે અને બધી સારી સારી વસ્તુ આપે છે તો મારો બધો હિસાબ ચૂકતે થાય નહીં તપ પૂરું થાય નહીં અને તપ પૂરું થાય નહીં હિસાબ ચૂકતે થઈ જાય એટલે પોતે અનાર્ય દેશમાં ઉતર્યા સો થી સાઠ મિનિટ થાય અનાર્ય દેશમાં જતી વખતે લોકોએ કહ્યું કે આ અહીં તમે ભગવાન ના જશો એ વચ્ચે પેલો ક્વેશ્ચન ના કરે છે એટલે આમ ફરીને કઈ આવે સારું પડશે કે છે ભગવાને નક્કી કર્યું ચંદ્રકોશાનું ભૂજવવો છે નક્કી કર્યું ઓળખી ગયા કોણ છે ચંદ્રકોશો એ ત્યાં રહીને જ ગયા પોતે અને ચંદ્રકોશા એમ મારે બંકમાં એટલે કે સંકોચા બોજ બોજ ને ક્રોસ ને સાફ કરે બોજ એટલે જાણ કોણ છે જાણ શું આ કરી બેઠો કઈ ગયા હતા શું હતો સંકોચ્યો હે મોટા સંત બધા જ્ઞાની પુરુષ હતા એટલે જ્ઞાની પુરુષ મોટા આચાર્ય તે શિષ્ય ની ઉપર એટલો બધો ક્રોધ કર્યો એટલો બધો ક્રોધ કર્યો જો મારે આખું વેરાવણમાં જ રખડાશે નહીં પછી રહેવાય ને જાગો બાગો બધો ફોફાણા મારી નાખે જ બુદ્ધિઓ ભગવાને કયા પછી શું કર્યું એને હલન ચલન બધું બંધ કરી દીધું અને કીડીઓ બધી ફરી ફરી કીડીઓ બધી વર્ગી છૂટકી ભગવાન પછી અનારી દેશમાં ગયા બાગાન વાળો લ્યા પેલા અંદર મૂર્તો મેરી લો અને બાવા ગયા આજના દેવા નાળી નહીં આ સુધરેલા નાળી છે પેલા હતા તે દેખા મારા મળ્યા એટલે ભગવાન કહે મારી ઈચ્છા ભાઈ ચૂકતે થશે જવાન જબરદસ્ત કર્યું પણ હિસાબ તો તે ભગવાન એવું તપ કરવો છે આપણે તપ કરવો શું થાય આપણે તપેલા જન્મ અમારા જ બધા એ તો સીધમાં ધર્મ્યા થઈ અને આપણે તપેલા આપણે ઘણા તપ થયો આવું કોઈ બોલે મારા જેવું લાગુ તપ તો કરવો પડે બધા બાપુજી બાપી ભેગા રહે ને તપ તો કરવો પડે પણ શું અમે તપ કરું છું તારે ગૌરી જોડે રહેવું એમ નમતો ઘરે જોજે એક દાડો બહુ જોડે બહુ મોટા મોટું એને તો મોક્ષ થાય હા ટેસ્ટેડ વગર તો લોખંડ નહીં વપરાતું તો આને ટેસ્ટેડ વગર તો આ ભાગ તહેવાર દેવાનો છે કારણ ટેસ્ટેડ ચાલે નહીં આ સાધુ સંન્યાસીઓનો એમનું મન મજબૂત કરવા માટે સાધુ થાય મન મજબૂત થાય પછી કસરત કરવા જાય બેસી જવાનું કસરત સારા છે શું છે સાધુ ત્યાગ એ બધી કસરત સારા છે અને ત્યાગી જવું બહુ બહુ ભય ભય લાગે ને એક ત્યાગી જતો એક જેના ઘરમાં બેઠા તો મોટી ડુંગળી નો ઢગલો દીખો આ ડુંગળું આ ડુંગળું આ ડુંગળું આ ડુંગળી બધું ભૂલી ગયો એનું બધું ડુંગરા ને ટાઈમ આપે છે બગાડી પણ ત્યારે ડુંગળું ના થાય ડુંગળું ના ખવાય તે ડુંગળી પર ચીડ રાખે છે ચીડ થઈ જાય પછી અને ચીડ ત્યાં ભાઈ તમારે ભય લાગે તો જાણવું કે તમારે તમને ભીડ છે જ્યાં ભીડ લાગે ત્યાં ભય થાય ડુંગળી પર ચીડ છે ડુંગળી દેખીને ભય પહેરી જાય એમાં કઈ તથ્ય છે ખરું કઈ એમાં કઈ તથ્ય છે ખરું આ બટાકા ડુંગળી કદવું ના એમાં કઈ તથ્ય છે ખરું તથ્ય બધું જ છે તથ્ય જાણવાનું છે નહીં કે કરવાનું છે શું છે what is correct and what is incorrect એ બધું જાણવું તો એ જ ને પછી તમારા હાથમાં ખાવાની સત્તા તમારા કોઈના હાથમાં છે જ નહીં તમારે જાણવું જોઈએ વોટ ઇઝ કરેક્ટ કનવોલ એટલે તો એ સ્થુલ ખોરાક છે સ્થુલ ખોરાક છે થોલ થોલ ખોરાક કેવો સ્થુલ સ્થુલ સ્થુલ સ્થુલ તો આપણે ગૌ ચોખા બધા સ્થુલ કહેવાય ચલો થોલ સ્થુલ ખોરાક કહેવાય કેવું અને ઇનો સોલ સોલ સોલ અને એથી આગળ સુરના પ્રકાર બધું ગણ્યા જ કરે ને આગળ અને સૂક્ષ્મ ખોરાક કયો કારણ કે દાળ ભાત શાક રોટલી પણ ઘી ને તેલ ના હોય ગોળ ના હોય ઘી તેલ ગોળ ના હોય بٹا کہ گے ادھکاری بٹا کوئی એની અસર શું થાય આ અસર આપડા સાધુઓ નહીં થઈ ગયા ડબ્બા જેવા આવડી આવડી કુલની માર્યો ભાઈ જો ડબ્બા દેવા થઈ ગયા જો ડબ્બા આવ્યા કાઢી ના આપણે પૂછે મોહન જ ના ભાઈ પોતે શું વિચારે ના આવે આ ખાવા જેવી છે પણ ભણ જ નહીં શું ખાવાનું વિવેક જ નથી અગિયાર તારે ખાય સુંદર અગિયાર કરી તારીને કહ્યું આખી જિંદગીને અગિયાર પૂરી થઈ તારી પેલા ભૂલાભાઈ ને અને મેં માગી તમારી પાસે અગિયાર કરવાની કહી મને કહે છે કે મારે કરવી છે તો ફરી આખી જિંદગી અગિયારસ નહીં કરવી પડે એક તરફ કરી અગિયારસ એટલે શું પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો અને અગિયારમું મન આ બધાને નિરાહાર રાખવા તેમાં અપવાદ કેટલો ઠંડા ચવાને છૂટ ને પેશા કરવા જાય છે